એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો બેંગ્લોરથી તક્ષશીલ અને મુંબઈથી આર્યા અને શાનવી વાર્તા સાંભળે છે ભાઈ એ આવો આવો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હા સુનિતા કુમારીની વાર્તા છે અને ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે અદલા બદલી <laughs> એક હતું એક હતું વન આ વનમાં એક વખત એક શિયાળ ભૂખ્યું ભૂખ્યું આમથી તેમ ને તેમથી આમ ભટકી રહ્યું હતું એને તો ક્યાંય કોઈ શિકાર ન મળે હો કાંઈ ખાવાનું ન મળે એટલે એ તો આમથી તેમ ભટકા કરે આમ તેમ ભટકતું ને આમથી તેમ ને તેમથી આમ નજર કરતું કરતું એ તો જઈ રહ્યું હતું જંગલમાં એટલામાં એને જંગલનો રાજા સિંહ દેખાયો સિંહ રાજાને જોતા શિયાળભાઈના તો હોશ કોશ ઉડી ગયા હો ભાઈ એ તો ખૂબ ડરી ગયું એટલે ધ્રુજતા ધ્રુજતા શિયાળભાઈ તો વનના રાજા સિંહના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા લાંબા થઈને સૂઈ ગયા અને બોલ્યા મહારાજ મને ન મારતા મને ન મારતા હું જિંદગી આખી તમારી નોકરી કરીશ આપ મને જે કહેશો તે બધું જ કરીશ મહારાજ મને ન મારતા પૈસા શિયાળભાઈની આવી વાત સાંભળીને વનના રાજા સિંહને તો એના ઉપર દયા આવી ગઈ હો ભાઈ અને એ તો આ શિયાળની વાત માની ગયો અને શિયાળને પોતાની સાથે પોતાની ગુફામાં લઈ ગયો અને ત્યારથી સિંહ તો પોતાની ગુફામાં ઘસ ઘસાટ સૂઈ રહે અને આ શિયાળભાઈ સિંહની ગુફાની બહાર ચોકી પહેરો કરે જ્યારે પણ જંગલનું કોઈ જનાવર નજરે ચડે એટલે શિયાળ તો ગુફામાં મોઢું નાખીને જોરથી કહે મહારાજ બહુ સારો મોકો છે જનાવર સાવ નજીકમાં છે ગુફાની નજીકમાં શિયાળનો આવો ઈશારો સાંભળીને રાજા સિંહ ગુફાની બહાર આવે અને બે ચાર છલાંગ મારીને જનાવરને પકડી લે અને પછી ખાઈ જાય જે કાંઈ ખાવાનું બચે એ બધું ખાઈને આ શિયાળ તો પોતાનું પેટ ભરે હો ભાઈ સિંહનું એઠું જૂઠું ખાઈને આવી રીતે શિયાળની મદદથી સિંહને ક્યારેય ગુફાની બહાર જવું ન પડતું ભાઈ હો એ તો પોતાના ઘરમાં બેઠો બેઠો જ આરામથી શિકાર કરે અને પોતાનું પેટ ભરે શિયાળનું તો પૂછવું જ છું એ તો સુવર ને હરણા ને સસલા ખાઈ ખાઈને હે ને તગડું મગડું ને જાડું પાડું થઈ ગયું હતું ભાઈ સિંહનો એઠો જૂઠો શિકાર ખાઈ ખાઈને એ તો જાડો પાડો બની ગયો એનામાં તો ભારે તાકાત આવી ગઈ એટલે એક દિવસ એણે હિંમત કરીને વિચાર કર્યો આ સિંહ તે વળી મારાથી કેવી રીતે મોટો કહેવાય એ તે વળી મારાથી મોટો કેમ કહેવાય મારી મદદ વિના તો એને શિકાર પણ જડતો નથી મને નોકર રાખીને એ તો આરામથી જંગલના પ્રાણીઓને બેઠો બેઠો જ ખાયા કરે છે મહેનત બધી હું કરું અને બેઠો બેઠો શિકાર એ ખાય આ તે વળી કેવી વાત એણે તો વિચાર્યું કે જો આ સિંહ મારો નોકર હોય અને મારી ગુફા પાસે આવતા બધા પ્રાણીઓની ખબર એ રાખતો હોય તો હું પણ ગુફામાં આરામ કરું અને એની જેમ જ સુખેથી રહું સિંહની જેમ છલાંગ મારીને હું પ્રાણીઓનો શિકાર કરી લઉં અને આવું વિચારીને તેણે એક દિવસ શિયાળને સિંહને કહ્યું મહારાજ મને પણ તમારી જેમ દરરોજ પ્રાણીઓની ઉપર છલાંગ મારીને શિકાર કરવાની ઈચ્છા થાય છે હો મહારાજ તમારી જેવો શિકાર કરવાનો એક મોકો મને પણ આપો ને મહારાજ શિયાળનો આ વિચાર સિંહ સમજી ગયો હો ભાઈ મનમાં ને મનમાં સિંહ તો કે હવે આ શિયાળીઓ પણ મારી બરાબરી કરવાનું વિચારી છે ને કાંઈ એટલે સિંહે તો ચતુરાઈથી વિચારીને કહ્યું જો તું જાતે શિકાર કરવા માંગતું હોય તો આવ આપણે બંને એકબીજાનું કામ અદલા બદલી કરી લઈએ તું મારી જેમ શિકાર કર અને હું આ ગુફાની બહાર બેસીને તારી જેમ ચોકી પહેરો ભરું થોડા દિવસ તું માલિક બની જા અને હું નોકર બની જાઉં તારો તું ગુફાની અંદર આરામથી સૂજે અને હું ગુફાની બહાર ચોકી પહેરો કરીશ અને જો કોઈ પ્રાણી આપણી ગુફાની પાસે આવશે એટલે એટલે હું તને એની જાણ કરીશ અને ગુફાની બહાર નીકળીને પ્રાણીઓનો શિકાર તું કરી લેજે જંગલના રાજા સિંહની આવી વાતો સાંભળીને શિયાળ તો ખૂબ ખુશ થઈ ગયું હો ભાઈ અને બોલ્યું મહારાજ હવે તમે જોઈ લેજો મારો શિકાર કરવાનો હુનર આવું કહીને શિયાળ તો ગુફામાં લાંબુ થઈને સુઈ ગયું ભાઈ સિંહ ગુફાની બહાર ચોકી પહેરવો ચોકી પહેરો ભરવા ગયો પણ ગુફાની બહાર તો પેલા શિયાળ ઊભું રહેતું હતું એટલે જંગલના ઘણા પ્રાણીઓ ગુફાની સાવ નજીક આવી ચડતા હતા પણ આજે આ ડાલા મથા જંગલના રાજા સિંહને જોઈને ગુફાની નજીક પણ કોઈ પ્રાણી ફરક્યું નહીં ભાઈ હા બધા ગુફાથી દૂર જ રહેવા લાગ્યા છેવટે એક હાથીઓનું મોટું ટોળું ગુફાની પાસે ઘાસ ચરવા અને ઝાડના લીલા લીલા પાન ખાવા આવી ચડ્યું હો હાથીઓનું આ ટોળું જોઈને સિંહ તો તરત જ ગુફાની અંદર ડોકું કાઢીને બોલો અરે મહારાજ શિકાર કરવાનો સરસ મોકો છે બહાર પ્રાણીઓનું એક ટોળું આવી ચડ્યું છે જલ્દી હુમલો કરો આ જ વાતની રાહ જોઈને શિયાળ તો ભૂખ્યું બેઠું હતું ગુફામાં એ ગુફાની બહાર આવ્યું અને સીધો કૂદકો લગાવ્યો ત્યાં તો હાથીઓના ટોળાની વચ્ચે જઈને ઊંધે માથે પડ્યું બફાંગ કરતું અને તરત જ હાથીઓએ શિયાળને સૂંઢથી પકડી અને ઘડીક આમ ફંગોળ્યું ને ઘડીક તેમ ફંગોળ્યું અને જોર જોરથી જમીન પર પટક્યું હો અને એના પગ વડે શિયાળને ચગદી નાખ્યું હાથીઓએ પગ દઈ દીધો શિયાળની ઉપર હાથીભાઈના એક જ પગથી શિયાળભાઈના તો ત્યાં જ રામ રમી ગયા ભાઈ તો ભાઈ આ કામની અદલા બદલી કરવામાં શિયાળભાઈ ગયા ત્યાં જાન ખોઈ એમણે અને મરી ગયા તમને બધાને મજા પડીને આ વાર્તામાં ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો હવે સુઈ જાઓ